સંસાર સ્વરૂપ વૈરાગ્ય સ્વરૂપ સંસાર આખો દગો છે એમાં કોઈ આપણો સગો નથી એવા સંસારની વિકરાળતા જો સમજાઈ જાય તો મોક્ષની ઈચ્છા તીવ્ર થાય સંસારની વિકરાળતા એ તો મોક્ષ માટેનું કાઉન્ટરવેઇટ છે આજે વિકરાળતા લાગે છે છતાંય પાછો મૂર્છાથી મૂઢ માર ખાય છે પાછું લાગે કે હશે ભાઈ આવતીકાલે સુધરશે પિત્તળ સુધરીને સોનું થશે ખરું ના એ તો ક્યારેય પણ સોનું ના થાય તેથી આવા સંસારની વિકરાળતા સમજી લેવાની છે આ તો એમ જ સમજે છે કે આમાંથી હું કંઈક સુખ લઈ આવું છું આમ કરીશ એટલે કંઈક સુખ મળશે પણ ત્યાં એ માર ખાય છે જો જ્ઞાની પુરુષ આ સંસારની વિકરાળતાનું માત્ર વર્ણન જ કરે તો એને થઈ જ જાય કે આવો અતિ કઠિન સંસાર છે આમાંથી તો છૂટાય એવું નથી માટે એ આખો કેસ ઊંચે મૂકવાનો હા બાપા હા બાપા કરીને ઉકેલ લાવવાનો સમભાવે નિકાલ કરવા જેવું છે જગત આ અમારી ઝીણી વાત છે જાડી વાતોથી તો સંસાર ઊભો છે દહીંનું વાસણ હોય અને તેનું મોઢું નાનું હોય તે નીચે મૂકેલું હોય ત્યારે બિલાડીને તેની સુગંધ આવે તે વાસણ હલાવીને દહીં ખાઈ જાય પછી થોડું ચપટી દહીં મહી રહ્યું હોય તો તેની લાલચે બિલાડી મોઢું જોરથી અંદર ખોસી દે ત્યારે એનું મોં અંદર ફસાઈ જાય પછી તો અંદર અંધારું તે બિલાડી આમથી દોડે ને તેમથી દોડે હવે આવી ફસામણમાં ફસાયા પછી છૂટે શી રીતે તેમ આ આખું જગત આવું ફસાયું છે હવે પોતે પોતાથી છૂટાય શી રીતે બિલાડીને છૂટવું હોય તો કોઈ છોડાવી આપે તો જ છૂટે તેમ આ જગતની ફસામણમાંથી એક જ્ઞાની પુરુષ જ છોડાવી શકે બીજો કોઈ છોડાવી ના શકે અને પોતે પોતાનાથી તો ક્યારેય ના છૂટી શકે ઉલટો વધારે ગૂંચાય નાનપણમાં અમે આ બધું બિલાડીનું નિરીક્ષણ કરેલું હું જાતે દહીંનું વાસણ મૂકી છાનોમાનો જોયા કરું દહીં બગડે એની પડેલી જ નહીં પણ જોવાને જાણવા તો મળે ને આ તો આવી પ્રત્યક્ષ ફસામણ જાણ્યા છતાં પાછો ફસાય એવો મૂર્ખ કોણ આ બિલાડીને કહેવું કે એક વખત મોઢું ફસાયું હોય છતાં પણ ફરી દૂધનું વાસણ જુએ ને પછી ભૂલી જાય ને છોડે નહીં ને પાછી ફસાય પછી તે બહુ પસ્તાય પણ ફસાયા પછી શું થાય આ એકવાર ફસામણ થઈ ગઈ હોય તે પછી તેને યાદ રહેતું હશે કે આવું ફરી ના કરાય ના એ તો શિક્ષા કરી હોય તોય ભૂલી જાય આ માણસો ભૂલી જાય છે તો પછી જનાવરનું શું ગજું આ દેહ આપણો ના થાય ને આ મારો આ મારો એવું બધા કહે છે અલ્યા આ દેહ જ તારો નથી ને બીજા તારા શી રીતે થશે આપણે કલકત્તાથી આવતા સારી કેરી દીઠી હોય ને ત્યાં મજૂર ના મળે કરંડિયા ના મળે તોય સાચવીને અહીં લાવીએ અને અહીં લાવ્યા પછી કેરીઓ ખાઈએ અને ખાઈ લીધા પછી ગોટલાને છોતરા નાખી દઈએ એટલે આ આટલી મહેનત કર્યા પછી નાખી દીધું તો કે હા માત્ર રસનું જ કામ હતું એમાં માણસોને ગોટલા છોતરા રહે રસ ના રહે ત્યારે છોકરાએ લાતો મારે અમારે ત્યાં પાડોશીમાં એક આંધળા ડોસી અને તેનો દીકરો રહે ડોસી આખો દાડો ઘર સાચવે ને કામ કર્યા કરે તે ભાઈને ઘેર એક દિવસ તેના સાહેબ આવ્યા આ ઘરના સાહેબ અને પેલા ઓફિસના સાહેબ બંને ઘેર આવ્યા તે ભાઈ સાહેબને થયું મારી આંધળી માને મારો સાહેબ જોશે તો મારી આબરૂ જશે તે સાહેબની સામે પોતાની માને કે આંધળી ઉઠને મારા સાહેબ આવ્યા છે માને લાત મારીને સાહેબ પાસે પોતાની આબરૂ ઢાંકી મોટો સાહેબ ના જોયો હોય તો આ આબરૂનો કોથળો માની આબરૂ સાચવવાની હોય કે સાહેબની આ કેરી શાથી લઈ આવતા રહો છો તો કહે કે રસ માટે સ્વાદ માટે આ તો સ્વાર્થનું જગત માટે આપણા માયલા ભગવાન સાચા ને મોક્ષે ગયા તો કામ થયું નહીં તો આ તો ઊઠ આંધળી એવું કહે પાછા કોક કહેશે કે મારે છોકરા નથી આ છોકરાને શું તોપને બારે ચઢાવા છે આવા છોકરા હોય તે પજવે તે શા કામના એના કરતાં તો શેર માટી ના હોય તે સારું અને કયા અવતારમાં તારે શેર માટી નહોતી આ કૂતરા બિલાડા ગધેડા ગાય ભેંસ એ બધાએ અવતારમાં બચ્ચાને બચ્ચા જ કોટે વળગાળીને ફર્યા છે ને આ એક મનુષ્ય અવતાર મહાપરાણે મળ્યો છે ત્યાં તો પાંસરો મરને અને કંઈક મોક્ષનું સાધન ખોડી કાઢ ને કામ કાઢી લે છોકરો પજવે ત્યારે ડોસી કહેશે કે બળ્યો આ સંસાર ખારો દવ જેવો છે ત્યારે આપણે કહીએ કે માજી શું આ સંસાર પહેલાં ખારો નહોતો એ તો કાયમનો ખારો જ છે પણ મોહને લઈને મૂર્છાને લઈને મીઠો લાગતો હતો તે છોકરો પજવે એટલે મૂર્છા એટલા પૂરતી ઉડી જાય ને સંસાર ખારો લાગે પણ ફરી પાછી મૂર્છા આવી જાય ને બધું ભૂલી જાય અજ્ઞાની તો એટ અ ટાઈમ ઘેર જઈને બધું ભૂલી જાય જ્યારે જ્ઞાનીને તો એટ અ ગ્લાન્સ બધું હાજર રહે એમને તો આ જગત જેમ છે તેમ નિરંતર દેખાયા જ કરે એટલે મોં રહે જ ક્યાંથી આ તો પેલાને ભાન નથી તેથી માર ખાય છે સાસુથી કામ ના થતું હોય તો વહુ સાસુને શું કહેશે કે તમે આગા બેસો નહીં તો સાસુને ઘંટીએ બેસાડી દે સાસુને કહે કે તમે દળો એટલે વચ્ચે ના આવો અને આ માં તો શું જાણે કે છોકરો મોટો થાય તો મારી ચાકરી કરશે તે એ ચાકરી કરશે કે ભાખરી કરશે એ પછી ખબર પડે બંધાયા હોય તો છૂટાય એવું નથી ને છૂટ્યા હોય તો બંધાવાય એવું નથી સ્વરૂપનું જ્ઞાન મળ્યું હોય તો આ ફસામણમાંથી છૂટાય નાનપણમાં મેં નજરો નજર જોયેલું તે કહું તમને એ કાંધળા ડોસા હતા એ ખાતા હોય ત્યારે છોકરા એમની થાળીમાં કાંકરા નાખી આવે પેલા કંટાળીને ચીડાય ને બૂમો પાડે એટલે આ છોકરા ખુશ થઈ જાય ને વધારે કાંકરા નાખે એવું આ જગત છે અને પાછા આવા કેટલા અવતાર થવાના છે એનું ઠેકાણું નથી મોક્ષનો સિક્કો વાગ્યો હોય તો બે ત્રણ અવતારમાં એ ઠેકાણું પડે પણ એવો સિક્કો વાગ્યો નથી છતાંય આ જગત પર લોકોને કેટલો મોહ છે બિલાડી લાલચની મારી મોઢું જોશથી વાસણમાં નાખી દે છે પછી નીકળે નહીં એ શા માટે મોઢું નાખે છે સ્વાર્થને લાલચ માટે જ ને એ સ્વાર્થ અને લાલચ એ જ અજ્ઞાન છે એટલે આપણે શું શીખવાની જરૂર છે કે આપણે કોણ છીએ આની જોડે આપણે શી લેવા દેવા છે આ મારા થશે કે નહીં આ પાસઠ વર્ષથી દાંત ઘસ ઘસ કરીએ છીએ તો એ ચોખ્ખા ના થયા તો આપણી સમજમાં બળ્યું ના આવે કે વસ્તુ સાચી છે કે જૂઠી આખી જિંદગી આ જીભની લીલ ઉતારી તો એ મૂઈ ચોખ્ખી ના થઈ રોજ દાંતની કેટલી માવજત કરી ઘસ ઘસ કર્યા પણ છેવટે એ સગો તો ના જ થયો ને આ આજે દાઢ દુખવા લાગી જ ને એવું છે આ જગત આ સંસાર જ એવો છે કે ખરે ટાઈમે કોઈ સગું ના થાય આ વહુ સાસુના રોજ પગ દબાવ દબાવ કરતી હોય ને એક દાડો વહુના પેટમાં દુખે તો સાસુ કહેશે કે અજમો ફાંકી લે આવું તો બધા કહેશે પણ કંઈ સાસુ વહુનું દુઃખ લઈ લેશે અરે ધણી કે છોકરાએ કોઈ લઈ લેશે આ જગત કેવું છે કે આ બળદ લંગડો થાય ત્યાં સુધી કામ કરાવે પણ જ્યારે એ ચાલતો બંધ થાય એટલે કતલખાને મૂકી આવે આ બાપા કમાઈ લાવતા હોય કે કામ કરતા હોય તો બાપા વાલા લાગે પછી જો કામ કરતા બંધ થાય એટલે ઘરના બધા શું કહેશે કે તમે હવે આમ આ બાજુએ બેસો તમારામાં અક્કલ નથી એવું છે આ જગત આખો સંસાર દગો છે જો થોડોય સગો હોત તો આ દાદા તમને ના કહેત કે આટલી સગાઈ સાચી છે પણ આ તો સંપૂર્ણ દગો જ છે ક્યારેય સગો નથી જીવ તો ભમ્મરડો જંપવા નહીં દે અરે અહીં સત્સંગમાં આવવું હોય ખાલી દર્શન કરવા આવવું હોય તો એ ના આવવા દે આ આવવા દે છે એ તો બહુ સારું કહેવાય